તમે એક બીજો પ્રશ્ન એ થાય છે કે આ જુદા જુદા જે પ્રચારકો અગર તો આપણા જે સાધુ સંતો હોય એટલે કયો સંપ્રદાય ઘણા છે આપણે કયા બાજુ જવું જોઈએ માનસિકતા રાખવી મગજ માનસિકતા રાખવી તો વિજ્ઞાનો નામમાં સ્વામિનારાયણ કહેવાય કઈ જગ્યાએ દાદા એ ભાઈ પૂછે છે એક તો પહેલા એ સ્વાધ્યાયમાં પાંડુરંગ શાસ્ત્રીનો સ્વાધ્યાય છે એમાં એ મેમ્બર છે અને એ લોકો ઘણી વાર મળીને વાતચીતને સત્સંગ કરતા હોય છે અને એ કહે છે કે અત્યારે હિન્દુઇઝમમાં ઘણા સંપ્રદાયો થઈ ગયા છે કોઈ કહે છે કે ગીતાનું સાંભળો કોઈ કહે છે કે રામાયણ કરો કોઈ કહે છે કે મહાભારત કરો કોઈ કે સ્વામિનારાયણનું કહે છે કોઈ રાજયોગનું કહે છે તો એમાં સાચું શું અને સ્થિરતા શેમાં રાખવી છે બધા લોકો કન્ફ્યુઝ થઈ જાય છે આટલા બધા આટલા બધા સંપ્રદાયથી એક જ વસ્તુ ધર્મ કોણ પૂછે છે કોણ આ દુનિયામાં બે વસ્તુ છે એક ધર્મ છે અને એક મોક્ષ છે આત્મધર્મ એક આ દેહાધ્યાસ ધર્મ દેહાધ્યાસ ધર્મ અને બીજો આત્મધર્મ બે પ્રકારના ધર્મો સિવાય બીજા ધર્મો જે છે એ બધા એ બે પ્રકારે દેખાડવા માટેના છે એ બધા બે પ્રકારના સમજાવવા માટેના જેમાં આત્મા ધર્મ હોતો નથી કોઈ જગ્યાએ ફક્ત દેહ ધર્મ એટલે ભૌતિક ધર્મ હોય છે હવે ધર્મ કોનું નામ કહેવાય કે ધર્મ ને અધર્મ બંને સાથે હોય ધર્મ અને અધર્મ બંને સાથે હોય હવે ધર્મ એટલે સુખ જેનાથી સુખ ઉત્પન્ન થાય એ ધર્મ કહેવાય અને જેનાથી દુઃખ ઉત્પન્ન થાય એ અધર્મ કહેવાય સુખ કેમ ઉત્પન્ન થાય કે લોકોને આપણે સુખ આપીએ તો એના ફળ રૂપે આપણા સુખ ઉત્પન્ન થાય લોકોને આપણે દુઃખ આપીએ તો એના ફળ રૂપે આપણે દુઃખ ઉત્પન્ન થાય સુખ આપવાથી ધર્મ થાય અને દુઃખ આપવાથી પાપ થાય ધર્મ એટલે પુણ્ય અને અધર્મ એટલે પાપ એટલું શીખવાડવા માટે આ બધા કરે છે બધા પોતપોતાનો છે તે પછી દુકાનો નવી નવી જાતની લઈને બેઠા પણ આપણે ટૂંકમાં આટલું સમજી દેવાનું કે ધર્મ ને અધર્મ શું છે બીજું તો અમને આવું ચડાવે લોકો તો આપણે સમજાય હું કઉ છું શું કહેવા માંગુ છું તમે એટલું જાણો કે ધર્મ ને અધર્મ તો એટલું જ જાણવાનું છે અને એ જાણી રહ્યા પછી આત્મધર્મ જાણવાનો છે આ ભૌતિકમાં સુખો ગમતો ના હોય આ ટેમ્પરરી સુખો ન ગમતો હોય તો પરમાનન્ટ સુખ પ્રાપ્ત કરવા માટે આત્મધર્મ જાણવાની જરૂર છે બસ આ બે ચીજો છે બીજા તો હું રસ્તે તાળે ચડાવે અને એક જાતનો અહંકારનું સ્થાપના કરાવડાવે આ અમારું છે મત મત મતમાં જ રાખે છે મતનો મતની મમતા કરાવડાવે છે આત્માની મમતાની પૈસાની મમતાની મતની મમતા કરાવડાવે છે એ આપણને અનુકૂળ આવે તે કરવું વાત એક જ છે કે ધર્મ ને અધર્મ લોકોને સુખ આપવું એ ધર્મ છે અને દુઃખ આપવું એ ધર્મ છે એટલું જો સમજી જઈએ અને એને ઝીણવટપૂર્વક તપાસ કરીએ તો બહુ સુંદર વસ્તુ છે પછી લોકોનું હબળાય જેવું છે જ નહીં એમને ત્યાં જ હતું હા એમને ત્યાં જ અધર્મ ગયો નથી તો એમને આપણે એમના એમનું અપમાન કરીએ તો શું કરે શું કે અહંકાર થાય અહંકાર થાય તો એ અધર્મ જ છે ને પછી એ આપણે ધર્મ શું શીખવાડવાના ધર્મ તો આપણે ગાર ભરીએ મારીએ તોય પણ આશીર્વાદ આપે તારે ધર્મ શીખવાડે આ તો બધા ટોળા વાત ચડાવે છે પોત પોતાના ટોળે અગત્યનું કહ્યું કે મત નો પણ આમાં ઓલો મતનું મમતા પૈસાની મમતા નહીં પૈસાની મમતા નહીં બીજી કોઈ મમતા નહીં પણ મતની મમતા કે અમે આ મત નાખી એ છે ને એ બીજાનો અહંકાર છે મમતા એ અહંકારમાંથી નથી થાય મમતા